તારીખ સત્યાવીસ ચાર ત્યાં સુધી પૃથ્વીને ત્યાં વડાલા તો એક વખત એક વાત વાત નીકળી હતી આ નિશ્ચય અને રિલેટિવમાં આપણે ફેર બતાવેલો એટલે રિલેટ રિયલ વસ્તુ રિયલ અને નિશ્ચય એમાં બહુ જુદા પણ બતાવેલો આ લોકો જેને નિશ્ચય માને છે અને રિયલ વસ્તુ બહુ જુદી છે એવી રીતે કહેલું એટલે એને એમાં બધો હું ઝીણોટી ફોડ પાડેલો નિશ્ચય અને વ્યવહારની વાત પછી રીતે ફરક પાડનાર સમજાય એમાં તે માર્ગ હતો પછી કંઈક દાદા ઝીણો ફોડ પાડેલો એમાં વાત કંઈક જુદી નીકળી દાદા તે રસ્તો એક જ કહેવાય સ્ટેશન નો રસ્તો બીજું શું કહે છે એ લોકો તો કયા લોકો પણ ના શાસ્ત્રમાં છે ને બધે નિશ્ચય વ્યવહારની વાત નીકળે છે ના પણ કોણ વાત કોણ લોકો જવું તો નિશ્ચય હશે પણ રિયલ નહીં નિશ્ચય ત્યાંથી થતા હોય તો ઉઠાણ આવતા હોય પછી રિયલ જ એ ના કહેવાય મોટા આવે નિશ્ચય પણ રિયલ નહીં રસ્તો તેનો છે પડતો છે તમને સમજે ના પડ્યો નીચે આટલા સુધી પછી આગળનો રસ્તો આ એનું એ જ વસ્તુ વસ્તુ તો એની જ છે રસ્તો ખબર પડી નિશ્ચય શબ્દ કયા અનુસંધાનમાં નીકળ્યો છે શબ્દ નિશ્ચય અનુસંધાન રિયલ રિયલ ને નિશ્ચય કીધું તત્વ તત્વ તત્વ રિયલ રિયલ નિશ્ચય કર્યો તત્વ દ્રષ્ટિ મનમાં ડાયોમાની આપી ત્યાં આ ગેરેજ કોળ હતો તો છે તો તું એસી નિશ્ચય દ્રષ્ટિ એટલે તત્વ દ્રષ્ટિ છે એટલે તત્વ એ છેલ્લું નામ છે તત્વ છેલ્લું નિશ્ચય એટલે તત્વ એટલે રીલ થઈ નથી પછી છે પરમાત્ પણ નવો પરમાત્ એક જણ છે એક નોટ અ સિંગલ શું બધા પરમાર્થ છે એનું એક પરમાર્થ એવા ઊંડામાં ઉતરવા કરો પામ છે તરતો આવડતું નથી તરતા આવડને ઊંડા જે શું છે ધસવા ખાઈએ તો વખાણી એટલા માટે તમે ધ્યાન કરી ચાર બીજું શું વખાણ અને હું ચકડી બેઠો બસમાં એ ચપડી ઉપર ના તો પરમાત્મા ના કોઈ વાત કરી બધા બધા બહુ શબ્દ એક શબ્દ પર પ્રતિક વાત તો એમાં બહુ ઉડાડ્યું તો પૂછી બધું આપણે દવી લાવી લેવું કહું છું ને એક શબ્દ પણ મતી નહીં પહોંચે હા એ સ્પષ્ટ વેદન થયા પછી શબ્દ નીકળે નથી પહોંચી કરી શકે બધું તો અસ્પષ્ટનું ઠેકાણું છે શું કહે

સાચું આપણે શબ્દ કહીએ જો કારણ કે છે શું છે સ્પષ્ટ થાય પછી નાખી ધમકી થયા પછી ના કરે પણ જો કદી બહુ નબળી હોય જતું રહે એ તો જાત જાત ધંધાવટ આવે વટોળી આવે બધું આવે ઠેકાણા વગરનું કશું ઠેકાણું નહીં થતા ઠેકાણું નહીં આપણે આપણે આપણે રસ્તે ચડતા વચ્ચે ગઈ વાત પૂછી લેવું શું પાંચ આજ્ઞા વધુ આવી જતા પૂછવાનું રહેતું જ નથી પૂછવાનું રહેતું નહીં પણ પાંચ આજ્ઞા ક્યાં રહે પૂછી લેવાનું ના આપણે એમાં પૂછવાનું રહે જ એમાં તો પૂછવાનું રહે એવું જ નથી આ તો પાંચ લાખ રહેવાતું નથી એટલે આ બીજી અડચણ પણ અડચણ તે પૂછે છે અડચણ ભલે અડચણ નીકળવી પડે પૂછી લઈને ઉકેલ લાવતા સારું ને પાંચ આજ્ઞામાં રહેવાતું નથી એટલે બીજી અડચણ પણ છે એટલે પૂછે છે પાંચ આજ્ઞામાં રહેતો તો સમાધિ નિરંતર છે મંદિર આ જેટલા કાગળ લઈને આવે તો કહે છે ને કે મંદિર અંતર તારે છે નિરંતર નિરંતર પૂછવા પણ વારો નહીં આવતો આપ જોયું તો કશું પૂછવાનું રહેતું જ નથી દાદા એનું જ્ઞાન એવું છે કશું પૂછવાનું રહેતું જ નથી હા પણ છતાં છતાં બીજી અડચણો લઈને પાંચ આજ્ઞા ના પડાતી હોય બીજો રસ્તો તો કાઢવો પડે આપણે એમાં પાંચ આજ્ઞાને જ પોતે સમજવા કરે તો એમાંથી જ રસ્તો મળી જાય છે બીજા બધા પ્રશ્નો હા હોય તો એને તમે પૂરણ સંસારના પ્રશ્નો કે છે સંસારના પ્રશ્નો એ બીજો કોઈ ટચ નથી આર્થિક નથી એટલે આ પૂછવું જ પડે પૂછ્યા તેનો માર્ગદર્શન કેતા નહીં તમે કહે તમે બધા સંજોગો દેખાય પરિણામ દેખાય તરત જવાબ થી રાજા છે નહીં કહું છું આપણે અમદાવાદ મહિનાથી લોકો તને ના જાય એ સમજે છે દારૂ કરવા પડતા આપણે દારૂ કરવા પડતા આપણું ધ્યાન

છોકરાઓ આટલા બધી મહેનત કરી અને આ દશા થઈ ગઈ અને કશું બાબત બાબતો કશું નહીં કોઈ માર્યા કર્યા હોય કે એવું થયું હોય તો ઠીક છે ભાઈ ધાર્યું કરો અમને કોઈ કે હું કહું આ કરજો તમે ના કરો પછી ને નહીં શું બને યાર જોયા

ના પણ સમજાતી નથી ગણતરીઓ મુકાય પછી બધું જતું રહે આગળ પાછું કરી ગયો પછી ગણતરીઓ મુકાય ને એકલો હતા આવું ના ટોળું ટોળામાં આપણે ડાયરેક્ટ કે આવું લાગે જ્ઞાનને સતર્ક કરી કાઢે છે આવું આવું જ્ઞાન હોય આવું હોય આપણું ધારી કરવાનું ધારે થતું નથી હોતું હે નહીં ધારે થતું હોતું નથી શું પણ ધાર્યું થતું નથી સમજો ગમે એટલું પેલો ચડત લઈને જશે પણ ધાર્યું થતું જ નથી છેલ્લે છેલ્લે કહે છે આમાં શું ધાર્યું થતું જ નથી હોતું થાય તો શું થાય તો થયું અહંકાર વધી ગયો થયું એટલે હા બરાબર મા પણ અહંકાર દાદા એ કાઢ્યા <laughs> બધી તો કરે પોણી છોડે મને બહુ સમજાય પણ શું કરતો છોકરા બધા આડે રસ્તે ચડ્યા ને શું થશે પણ આપણું મને ખાતરી થોડી કરી કે તને સમજાય ભૂલ થઈ ગઈ મહિના મહિના સુધી રોજના હાથ આઠ રૂપિયા કરતા જે ભૂલ ક્રિયાઓ કેટલા ગાળા જાણો છો તને પકડ પકડી હતી તમે શુદ્ધાત્મા ની કે બીજી વસ્તુ દીપક નહીં દીપક નહીં સારી રીતે શું થાય મળે ના મળે એનું બંધ કરે કેટલા કરી કરે તમારી જેવું થઈ જાય એના કરતાં તો તમારે પણ રાખે તો પછી કંઈક વાનગી નથી તો કઈ તે જે કલાકમાં સુધાર થાય પાંચ મિનિટમાં સુધાર કરે રતાની હાથે જ તરફ સુધાર બધા નિર્મલ બનાવો સારું કોઈ ભૂલ દેખાવાનું નહીં પછી સમજેલી ગઈ ને જેવું આગળ થયો ને ભૂલ નાખ્યા આવી તો મુહૂર્તમાં નાખ્યા એવું તો વિચારી જશે ડ્રાઈવ કરવા માટે ભૂલા થઈ ગયું બરાબર ભૂલ કે બ્લન્ડર હા એ બ્લન્ડર કહેવાય વિશ્વાસ પર થોડા તેવું છે મહિના સુધી ના જોઈએ એટલું બધું મોટું શું કર્યું માનીએ આવું ના થવું શું કર્યું એ શું ને સમજો વ્યવસ્થિત ઓળવું માર થઈ જશે કોની ભૂલ થઈ કે કોની ભૂલ થઈ આવું આપણી ભૂલતા ભૂલતા થતી જાય ના સમજે તે માર ખાય તમને સમજે માર ખાધી ને ગુરુદિક બંદર ઠંડા બહાર જ ભાઈ તો ખબર ના થઈ ગયા તો એ ખબર ભાગી કોઈ ગરબી કોઈ કઈ કોઈ વાર તકલીફ ના થતી એટલે કે અને ત્યાં એડ્રેસ નહીં જઈને અમારા એડ્રેસ ગિરનાર કોઈ કોઈ મહાત્મા અમર કર્યું નહીં કરતા તેમાં બીજા કાપી રાખી તું શું સમજો મારું કોઈનું માનું શું સમજુ એવું કહેવાનું મારું એની ભૂલે ને ભારે હું તો ભૂલ નાખતો ને એની ભૂલે એને ભારે લાગે અમારે ઓછો લાગવાનો પાછો હું કહું કે મારું નામ આવું શું સમજુ છું કે નહીં તો પેલા તૂટી જાય પછી પેલા ખોટા ખોટા હોય તો આપણે જાત જ ખોટી બીજા કોઈ ખોટી બીજા ખોટો ડ્રાઈંગ કરી શું ફાયદો શું કરે ખોટા ઠરાવા ગઈ એના કરતા જિંદગી તારે થાય એની ભૂલ હોય થાય કે મારે જ ભૂલ મારી જ જાત ખોટ હું જ ખોટો છું ક્યાંથી ઇન્દ્રિય દેખા થયા બીજા બીજા ફાદરો નહીં હોય ફરી આવી ના નાની ભૂલ છે બે કલાક પછી બે દાડા પછી નીકળી જાય પણ નીકળી જાય છે શું કર્યું બ્લન્ડર થઈ ના એટલે લોકો ડાક્ટર નું વિચાર ને આપે વિચાર કુદરત આપણી મહેનત ડાક્ટર વિચાર તે પછી કાયમ રહેવાની હોય જો જતી રહી પછી ડાક્ટર જતા રહ્યા પેલા તે જતી પકડી પટ્ટી પાડી દે છે મારી નાખે તે નહીં અથડાયો પણ બચી જાય તે નહીં જગત નિરંતર ન્યાય છે બધું વ્યવસ્થિત શું જોઈએ છે પાંચે આજ્ઞામાં ના હોય ત્યારે દંડ પાંચે આજ્ઞા ના દંડ અડધા સુધીના બધા વ્યવહાર રિલેટિવ નીચે ને અડવા સુધી બધો એની લાઈન ઓફ ડિમાર્કેશન બેની જોડે જોડે અડવા સુધીનો બધો વ્યવહાર અત્યારે આમ કે છે એ મેજર ના કામ કરે કે સંજોગવાદી કઈ આજુબાજુના કરેક્શન ના મેજર કાઢવું નહીં નહીં તો આપણું મગજ બગડી જાય બરાબર હાથ રોડ પર ગાડી અટક્યા છે ચાલ્યા જ કરે આવી ચાલ્યા જ કરે આખો સંસાર આવી ચાલ્યા જ કરે તારીખ અઠ્યાવીસ ચાર ત્યાંસી ખીસીબેન ત્યાં સવારે આ ટાઈમે જવા દેવું બધા ટાઈમ હોય તમે કહી દઈએ પહેલે આપણ તો સવારો કે બીજો કોઈ પ્રોબ્લેમ તો હોય જ નહીં ને હા ભરતભાઈ તો એવું બધું હોય જ નહીં તમે કહો કે ભાઈ વાત છે બે મિનિટ એવું આપણે કહેવાની જરૂર નથી આપણે સમય પાસ થાય તો ડાયરેક્ટ થાય આ પેચેસ ના થાય તો સામાન્ય ટ્રાય કરું સમય પાસ થાય એવો માલ ભરેલો ના હોય આજે સમયની પારખ છે કોમન સેન્સ છે એ હવે નવી આવે તા આ ભરેલો માલ જ છે છે ને આપણે આપણો વિવેક આપણો વિવેક આપણો પ્રજ્ઞા બતાવતી નથી અત્યારે કરવા જેવું છે કે નથી કરવા જેવું બતાવે નહીં તમારી પાસે આપ કશું જુઓ ને અમારી સામુ તો અમને લાગે દાદા કશું જોઈએ જ છે એ તો અમથા તો તમે જોતા જ નથી કશું અને એવી રીતે અમુક સામાન્ય આય જોશે ને દાદા સમય પારખવાનો ના હોય તો કહી લેવાનું થઈ શકે નહીં થઈ શકે નહીં આ સમય પારખવાનું થઈ શકે નહીં થઈ શકે થઈ શકે ભાવ આવે થઈ જાય ભાવ કરે તો થઈ જાય એનો નિશ્ચય થાય થઈ શકે નિશ્ચય થાય તો થઈ શકે નિશ્ચય થાય તો થઈ શકે બધું માનેલું આમાં આમાં ના આવો કેમ કરે ખોટું જ કરેલું એ કરાવો છે મનુષ્યના ભાવને આધીન ભગવાન રહે છે અવશ્ય રહે છે ચોક્કસ ભાવ ખેરો એટલે તમારે એને આધીન થવું જ પડે સફળ કરી દે તમે દીપક દીપક ના આવડે હા એને અંજલિ ના આવડે થવું પડે અમારે મારે પણ બહુ એડજસ્ટ થવું પડે એટલે દરેક સારું ઉડતું આપણ સારું કોણ જાય છે ને જાય છે આપણને ફાયદો છે એડજસ્ટ થવાની શક્તિ વધતી જાય ડિસએડજસ્ટ થાય તો ઘટે હા ડિસએડજસ્ટ થાય તો એડજસ્ટ થવાની શક્તિ ઘટે ઘટે ને ખલાસ થઈ જાય વ્યૂ ખોટો હોય તો સામાનો વ્યૂ પોઈન્ટ ખોટો હોય તો આપણે એટેચ ના થવું ને અમુક બાબતો થઈ જવું આપણે એડજસ્ટ ઝઘડા બિટા દિયા એડજસ્ટ થઈ જાય ડાયો ઝઘડા મીટા ગયા ડીસ એડજસ્ટ થયો એટલે ખોટ જાય એવું લાગે એડજસ્ટ થઈ જાય ને તો તે જ આપણે ખોટ જતી હોય ને એવું લાગે વ્યવહારિક રિલેટિવ રિલેટિવ બાબતમાં કે જરા ખોટ જાય એવું લાગે કે છે એડજસ્ટ થઈ જાય તો વધારે ખોટ જાય વધારે ખોટ જાય હા વધારે ખોટ જાય પેલામાં થોડી ખોટ જાય એવું લાગે એમાં સામાનો અહિત થતું લાગે તો શું કરવું બંધ થાય તો શું આપણે આપણે કહીએ ના માને બે ત્રણ પછી આપણે એડજસ્ટ થઈ જવું એના તો હિત કરવું છે આપણે શું કુસંગમાં એડજસ્ટ થવું નહીં દાદા કુસંગમાં એડજસ્ટ થવું કે નહીં કુસંગની અંદર છૂટી જવું નહીં નો ધીસ એડજસ્ટ ત્યાં તો છૂટી છૂટી જવું ને ગમે તેમ કરીને દાદા ત્યાં તો કોઈ પણ પ્રકાર છૂટી જવું પડે કોઈ પણ પ્રકાર જૂઠું બોલીને કપટ કરીને પછી પ્રતિક્રમણ કરવું પડે પછી પ્રતિક્રમણ કરવું પડે ઘણી વાર એવું લાગે થાય જુઠ્ઠું બોલવું પડે અમુક બાબતોમાં પછી પ્રતિક્રમણ કરી નાખીએ તિરસ્કાર ના થવો જોઈએ જુઠ્ઠું બોલીને કોકનું ભલું કરો ને એમાં હિતાહિતનું ભાન અમુક પ્રમાણે આપણું આમાં હિત જળવાય છે અમુક પ્રમાણે અહિત જળવાય છે એ ખ્યાલ રાખીને એડજસ્ટમેન્ટ ડિસએડજસ્ટમેન્ટ કરું ને કુસંગની બાબતમાં કુસંગની બાબતમાં આ અહિત જ છે એ ખ્યાલ રાખીને બધું ડિસએડજસ્ટમેન્ટ લેવું ને અહીં આપણું અહિત થવાનું છે કુસંગમાં કુસંગ નું વાતાવરણ હોય ત્યાં અહિત બાર ગૌ કે તારે સંગત પોઈઝન પોઈઝન હાથ ગાલવા પીતા એવું ઘરે તો સવાર બે સવાર એવી સિગરેટ એક બીજો આપણે ભાઈ ચેતન તો હોય તો તો આપણે એડજસ્ટ કેમ છેતરું છે એવું નહીં પેલું કેવું કે ભાઈ જરા છેતરાવ જેવું નથી ત્યાં ના ના અરે તો બરાબર ફંદો ફંદો તોડી નથી બરાબર શું બધું તો આમ બહાર નીકળે એટલે બધો કુસંગ જ છે ને બધો કુસંગ હદ સુધી ચલાવી જવાય કુસંગના સંજોગો બાજ્યા હોય અમુક પ્રકારે આપણી ઈચ્છા ના હોય પણ કેટલે હદ સુધી ચલાવી લેવાય આત્મા કલર છે આનંદ ના ચલાય કેટલી લેવાય ના ચલાય એ ચા પાણી પાય તો બહુ ખોટી રહી બધું ખોટી એટલે તો આપણે આપણે એ ના કામ મનુ બહુ જ નુકસાન કરે વોટર બોન્ડ સળગ તો થઈ ગઈ પણ હવે આસફાલ્ટ દાદા જ્ઞાની પુરુષનો યોગ થયા પછી વ્યવસ્થિત બધું કરે છે વાત તો બરોબર છે પણ બધી સરળતા સરળતા કેમ લાગે છે સરળતા લાગે ડખો ના કરે તો પોતે ડખો ના કરે સરળ સરળ સરળ લોકો ત્રણ ત્રણ જોડીઓ પડી ગઈ વગર એક જોડી ભણવાનું ઠેકાણ નતો તે ત્રણ ત્રણ જોડીઓ વગર પૂછવા ગયા તું અમારી ખાતર માગણા આવ્યા તમને કહે છે દાદા શું છે શું તમારો ચમત્કાર શું ચમત્કાર નથી વાત જુદી છે રહેવાથી વિજ્ઞાન જ કેવું સરળ કર્યું જલકું ભૂલ જેવું એક દાડો ખેંચવો ભારે પડી જાય હા એ વાત પડી જાય એવા દાડો ખેંચે તો ભારે ના પડે વકીલો ધંધો સારો થઈ પડે છે વકીલો મોડું દેખાડો ના મળે ના એટલે આ પ્રહલાદ મોડું દેખાડવાનું ક્યાંથી બોલો બારે કરવી જીવડા પીવે વેરનું ઝેર ભવા આઠવીમાં તે ભમે પામે નહીં શિવ લે ભારે કરવી મશીન ના પડે મશીન નવરાત્ર એ પામે પામે કેટલું પૂર્ણ ચીજ વેર પામે નહીં જતું ભગવાને કહ્યું બાર બારે કરવી જીવડા બાર વગરનું પરિક્રમણ ગણતરી કરવા કે એક ઇન્જિનમાં કેટલા બધા પરિક્રમ હોય પાર્ટ એક ઇન્જિન લાયા તેમાં કેટલા પરિક્રમ એક આવડો ઇસુ તૂટ્યો હતો ઇન્જિન ફેલ થયું એક જ નાની અમથી વસ્તુથી થોડા દિવસ જો બંધ થતું હોય બધા પરિગ્રહ શરૂ જી કેટલા પણ જીવન કેવા પણ છે હે માર્ગમાં કસાઈ કાઢ્યો કસો કાઢ્યો ગ્રહણ કરેલા માર્ગ પોતા વાર ના લાગે પછી અસર માર્ગ છોડતા વાર દાદા અમારે છોડવાનું હતું તો ના છૂટે પણ એ આપે છોડાવી દીધું અમારે જો છોડવાનું હોત તો તો પાછો કઈ પ્રકૃતિમાં એ ગ્રહ છે છૂટેલો હારે ચડી જાય છૂટેલો બધા ભેગા થઈ જાય તમે કરે ત્યાં ગબડ્યો આપણે તો હા એ કરુણા થાય બધા ભેગા કરી કરી જાય ગબડ્યો કે હવે તાણ ગણતરી હોય કે આ ફોલોઅર છે કર્મ કર્માધીન અને એ કર્માધીન આ કર્માધીન ટોળું કર્માધીન ટોળું પુસ્તક દેવું સાહેબ કે દાદા આપણી પાસે જે બધા જુદે જુદે બાજુથી બધા જે ભેગા થયા છે બધા કર્માધીન બધા આવેલા આ બધા ઉદય કર્મ ભેગો ભેગા થયા પણ પાના શું અહીંયા પોતાનો પુરુષાર્થ પાતા પોતા કલાક રહે એવો પુરુષાર્થ એવો પુરુષાર્થ આપવાનો અને પેલું તો બે કલાક ઉદય આવ્યો હતા રે તાળું જાય રાત <laughs> મનની મસ્ત ફકીર ને આ બધા મસ્તી કોઈ છે નહીં આપણને ભેગા થવું એ પણ કઈક વ્યવસ્થિત હશે ને પૂર્વ કર્મ નો ઉદય બધાનો આપણા ફેર કશો નથી આ બધા ભેગા થયા ઉદય કરવા પણ વસ્તુ પ્રાપ્ત થઈ છે જુદી વસ્તુ થઈ છે એ પુરુષાર્થ વાળી છે પુરુષાર્થ વાળી વસ્તુ પ્રાપ્ત થઈ છે હા અને પૂરું સમાધાન કરે એ વસ્તુ પરમાનંદ વાળી પેલો તો એક એક મતભેદ ઓછો ના થાય ક્રોધ માનમાં એ લોકો ના થાય કશો રોગ જ ઓછો ના થાય બિલકુલ ગમે ત્યાં પછી કપાવ દેના મુજબ ગમે ત્યાં फिर पढ़ એના એ મતભેદ હોય ઉડતા પખારી ઉડતા ઉડતા પંખા પડતા હોય પલંગમાં કેસેટ મૂકે જે સ્વરૂપ સમજાવેલા પામ્યા છે જોખમ થઈ ગયા ભાન જ નથી કેટલા વખત અભિનય ચાલે હા ઉતા ઉતા મસ્તી સાંભળવી આવી નહીં એના જેવો કોઈ આવી નહીં છે દુનિયામાં ના ના સિનેમાની એક એ સાંભળવા માટે છે એક તો બહાર જ પાડવાની જરૂર નથી બહાર પાડી તો એક તો બહાર પાડવાની જરૂર નથી જોખમ છે જે સ્વરૂપ સમજ્યા વિના ગાય છે મને આશ્ચર્ય થયું શું આ લોકો પણ છે પોતે સંસ્થાનું માનવું હોય સંસ્થામાં ચોક્કસ હોય છે અહીં બેભાન પણ છે સંસ્થાનું ચપળ નથી કોઈ ભૂલ નહીં થયા બહુ ચોક્કસ હોય સંસાર સંસારમાં બહુ ચોક્કસ જ્યાં પુશાબ નથી ત્યાં આગળ કશું ઘટે નહીં આમાં શું કહ્યું કર્મ જ બંધાયા કરે નિરંતર કર્મ જ બંધાય દેખો થિયરી એવી વળી થતી અંદર કોઈ આ લૂંટારો હરીને આવે તે કરવાની જરૂર શું છે એ વાત સાચી ગમે ત્યારે ઘુસાઈ દીધેલું હોય કે અમને હંગાથી મળતા છે જી નીકળી રસ્તી ગુરુ કહેવા મળ્યા પ્રાણલાલ તો ઘેર જઈને કહેશે આજ મને સવારે મળી ગયા શક્તિ પારક શક્તિ દાદા સુબોધ પાઠશાળામાં જે પૂજાવાની કામના પૂજાવાની કામના પ્રભાવજને સાથે સાચું જાણવાના કામ પૂજા હાથ કપાળ જરા પુસ્તક વાંચો તો તમને અનેરું લાગે કે કેવું હા પાછું મળતું આવવું જ જોઈએ હા એક ફક્ત એક ગરીબ છે એટલે બધું ના આવે એ કે છે ત્યાગ મારો થતો નથી કે થતો આમ થાય છે આપણે એની દિશા જોવા કવિક છે બીજું કે અંદર આનંદ છે બહાર ઉપાધિ છે તે એમની કમી છે બીજી તો મળતું જ્ઞાન મળતું આવતી નહીં એ વ્યવહાર મળતો ના આવે વ્યવહાર મળતો ના આવે બરાબર ને એ કહે કે ભાવતી થાળી બીજાને આપી દેવો એ આપણે મળતું ના આવે આપણે જરૂર નથી એ વાત આપડે આયોડિન નિકાલ કરી નાખો પણ કરીએ આપડે ખાઈ લઈશું અને મીઠી આપણે ખાઈ લઈશું <laughs> આપણે નિકાલ કરવાની હા આપણે નિકાલ કરી નાખો